એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ હા વાર્તાનું નામ છે ચતુર કાગડો તમે બધાએ આ વાર્તા સાંભળી હશે ને પણ ચાલો આજે હું તમને આ વાર્તા ફરી વખત કહું એક હતો કાગડો આ કાગડો તો ભાઈ ભારે ચતુર હતો પણ એક દિવસ એને બહુ તરસ લાગી ક્યાંય પાણી જ ન મળે એને તો એ તો ક્રા ક્રા ક્રા એમ કરતો જાય ને ઉડતો જાય પણ આ કાગડા ભાઈને પાણી ક્યાંય ન મળે હો તરસ તો કે મારું કામ એવી તરસ લાગી એવી તરસ લાગી કે એનું તો ગળું સુકાય બોલો હા <laughs> આ પછી તો ઉડતા ઉડતા એની નજર એ કુંજા ઉપર પડી કુંજો હોય ને પોટ આ ઘડા જેવો એમાં પાણી હતું કુંજામાં કાગડો ગયો કુંજા પાસે હો ભાઈ અને કુંજા ઉપર બેસી અને એમાં ચાંચ નાખી અંદર પણ તેની ચાંચ પાણી સુધી ન પહોંચી હવે શું કરવું કાગડાભાઈ તો વિચારમાં પડ્યા ત્યાં એણે પાસે જોયું તો નજીકમાં મોટા મોટા કાંકરા પડ્યા હતા હો હા લખોટી જેવડા જેવડા કાગડાને વિચાર આવ્યો ચતુર હતો ને તમારા જેવો હા એટલે એને તો વિચાર આવ્યો એ તો ચાંચ વડે કાંકરા ઉપાડીને વારા ફરતી કુંજામાં નાખવા લાગ્યો ભાઈ <laughs> પછી તો કાંકરા કુંજાના તળિયે જતા ગયા એક પછી એક તેમ તેમ પાણી બધું કુંજાનું ઊંચે આવતું ગયું હો હા કાગડાભાઈ તો એક પછી એક ચાંચમાં લઈ લઈને કાંકરા કુંજામાં નાખતા જાય તેમ તેમ કુંજામાં રહેલું પાણી ઉપર આવતું જાય કાગડાએ તો આવી ચતુરાઈ કરી હો ભાઈ પાણી પીવા માટે આ કુંજાનું પાણી થોડુંક હતું તે બધું ઉપર આવી ગયું અને છેવટે કુંજાની ધાર પાસે આવી ગયું પાણી તો હો અને કાગડા ભાઈએ ધરાય ધરાઈને પાણી પીધું પછી કાગડાભાઈ તો ચણ ચણમાં ઉડી ગયા ભાઈ તો ભાઈ જોઈને તમે બધાએ કાગડાભાઈની ચતુરાય કેવા ચાલાક હતા ચતુર હતા એને મજા પડીને તો ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ આ આવજો